એ આવો આવો હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો રાજપીપળામાં બેઠા બેઠા અનિતા વાર્તા સાંભળે છે અને એની સાથે એનો ભાઈ સુશીલ પણ વાર્તા સાંભળે છે આવો આવો અનિતાબેન સુશીલભાઈ આજે છે ને આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ ધ્યાનથી સાંભળજો વાર્તાનું નામ છે મૂરખ ઝાડ <laughs> હા ભાઈ ઝાડવાઓ પણ મૂરખ હોય છે હો ધ્યાનથી સાંભળજો ઘણા સમય પહેલાની આ વાત છે ભાઈ એક જંગલમાં બે ઝાડ હતા આ બંને ઝાડ તો હળી મળીને રહે હો બંને પાક્કા ભાઈબંધ આ જંગલમાં એક સિંહ અને વાઘ પણ સાથે રહેતા હતા એ બંને ભાઈબંધની જેમ સાથે વર્તતા અને સાથે મળીને શિકાર કરતા અને શાંતિથી પોતાનું પેટ ભરતા હો ભાઈ બાકી રહેતા હાડકા અને માંસ પડી રહેતું ઝાડવા પાસે દિવસ જતા તો જંગલમાં એવી દુર્ગંધ ફેલાઈ ગઈ કે વાત ન પૂછો ભાઈ એક દિવસ એક ઝાડ બીજા ઝાડને કહેવા લાગ્યું અરે ભાઈબંધ આ જાનવરોએ ભારે મુસીબત છે શિકાર કરીને અહીં પેટ ભરે છે ને વધુ ઘટું અહીં જ છોડીને ચાલ્યા જાય છે આ આપણા થડ પાસે ભારે ગંધ ગંધ થઈ જાય છે એટલે તો શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે ઓ બન હવે આનું કરવું શું હા તારી વાત તો સાચી છે અહીં તો રહેવું મુશ્કેલ થઈ પડ્યું છે બીજું ઝાડ બોલ્યું મારાથી તો આ હવે સહન નહીં થાય આ જાનવરોને હું હવે ભગાડીને જ રહીશ પેલું ઝાડ બોલ્યું હો ના ના ભાઈ બન અરે ના ના એવી બેવકૂફી ના કરીશ એવી મૂર્ખાઈ ના કરતો ભાઈ સાહેબ આ જંગલી પશુઓ છે તો આપણું રક્ષણ થાય છે બીજા ઝાડે સમજાવટથી કહ્યું એને હો તું સમજતું કેમ નથી આ જાનવરો એ નહીં હોય તો કેટલી ચોખ્ખી હવા મળતી હશે આપણને મેં તો નિર્ણય કર્યો જ છે કોઈ પણ કાળે હવે આ જંગલી જાનવરો અહીંયા ના જોઈએ આપણી પાસે ફરીને પહેલું વૃક્ષ તો પહેલું ઝાડ તો આક્રોશથી બોલ્યું મને એ નથી સમજાતું કે તું આ જીદ લઈને કેમ બેઠું છે અરે એ બધા પ્રાણીઓ છે તો આપણે છીએ બીજા ઝાડે ફરી સમજાવટથી કહ્યું આમ બંને ઝાડ સામ સામે દલીલો કરતા રહ્યા હો ભાઈ એક વખત સુમસામ રાત હતી અને હે ને હવા તેજ વાઈ રહી હતી હુ હુ હુ હુ એમ તેજો તેજ હવા વાય સરસ આ મોકો હતો અત્યારે પેલા જંગલી બંને જાનવરોને અત્યારે જ ભગાડી શકાય એમ છે એમ વિચારીને પેલું ઝાડ તો જોર જોરથી હલવા લાગ્યું અને શું શું શું એવા ભયંકર અવાજ કરવા લાગ્યું હો ઝાડ નીચે ઊંઘતા વાઘ ને સિંહ ગભરાઈને એકદમ જાગી ગયા અરે આ વાત તો કેવો ભયંકર છે સિંહે વાઘને કહ્યું હા અને આ ઝાડ તો જુઓ કેવું હાલે છે જોર જોરથી લાગે છે કે કોઈક ભૂત આવી ગયું છે આ ઝાડની ઉપર ચાલો ભાગીએ અહીંથી સિંહ બોલો સાવ સાચી વાત છે અહીંથી તો ભાગવું જ સારું વાઘ એવું બોલ્યો હો અને એ બંને જનાવર તો ત્યાંથી ભાગી ગયા પછી તો સવાર પડી અને ઝાડ બોલ્યું જોઈ લે આખરે મેં જાનવરોને ભગાડી નાખ્યા જો હવે કેવી તાજગી ભરી ઠંડી ઠંડી હવા લહેરાય છે પેલું ઝાડ તો એવું બોલ્યું પણ જાનવરોના જવાથી પણ જાનવરોના જવાથી જંગલમાં શાંતિ બહુ થઈ ગઈ હતી ઓ ભાઈ અચાનક એક ગોવાળ પોતાના વાછરડાને શોધતો શોધતો ત્યાં આવી પહોંચ્યો એ ઘણા સમયથી જંગલમાં ભટકતો હતો એટલે એણે તો વિચાર્યું કે લાગે છે કે અહીં સિંહ વાઘ કોઈ રહેતા નથી લાગતા બીજા જાનવરોના પગના નિશાની નથી આપણી આસપાસ પછી તો એ ઘેર ગયો અને પોતાના બીજા સાથીઓને એ જગ્યા વિશે કહ્યું કે ત્યાં તો બહુ શાંતિ છે ભાઈ કોઈ જાનવર નથી બીજા દિવસે થોડાક ગોવાળે ઝાડની પાસે આવ્યા એક ગોવાળ તો કે લાગે છે અહીં ઘણા વર્ષોથી કોઈ જાનવર રહેતું નથી હા ઓ સાચે એવું લાગે તો છે બીજાએ કહ્યું ત્યારે તો આ જમીન આપણા કામની ત્રીજો માણસ તો એવું બોલ્યો પેલા બંને ઝાડ આ વાત સાંભળી રહ્યા હતા ઓ ભાઈ સાંભળીને તો સ્તબ્ધ થઈ ગયા સ્થિર થઈ ગયા જોયું ને આ માણસો કેવી યોજના ઘડે છે મેં તને કહ્યું હતું ને જંગલી જાનવરોને ન ભગાડતો જોઈ લે હવે બીજું ઝાડ બોલી ઉઠ્યું અરે ચિંતા ન કર જેમ જાનવરોને ભગાડ્યા એમ આમ નહીં ભગાડીશ અને પેલું ઝાડ તો જોર જોરથી હલવા લાગ્યું જોર જોરથી હલવા લાગ્યું એટલે ભયંકર અવાજ થવા લાગ્યો હો ભાઈ આમ પેલું ઝાડ તો જોર જોરથી હલવા લાગ્યું એનો અવાજ સાંભળીને પેક ગોવાળ તો ગભરાઈ ગયો અને બોલ્યો ઓ બાપરે આ કેવો અવાજ છે અરે ડર નહીં ડર નહીં જ્યારે તેજ હવા હોય ખૂબ હવા હોય એટલે ઝાડના પાંદડાઓમાંથી આવો અવાજ ઉઠે એક ઘરડો ગોવાળ બોલ્યો અને ઝાડે ફરી એવો અવાજ કર્યો અને પોતાની એક બે ડાળખીઓ નીચે નાખ્યો થોડાક ગોવાળ ગભરાયા અરે ગભરાવશો શું કામ એક બે ડાળીઓ પડી એમાં આપણે તો આ ઝાડ કાપીને એના લાકડા બળતણ માટે વાપરવાના છે ફરી પેલો ઘરડો ગોવાળ બોલ્યો અને આમ આખું જંગલ ગામ લોકોએ કાપી નાખ્યું ભાઈ રહ્યા માત્ર પેલા બે ઝાડ હવે આનો વારો છે પહેલા મૂરખ ઝાડ તરફ આંગળી કરીને ઘરડો ગોવાળ બોલ્યો હવે કાપો આને અરે મને બચાવ મારા ભાઈબંધ કાંઈક મારી મદદ કર તે સાંભળ્યું કાલે એ બધા મને કાપવા આવવાના છે હવે મારું શું થશે પેલું મૂરખ ઝાડ તો બોલ્યું હવે શું થાય તે કર્યા છે તો હવે ભોગવ અને ભાઈ બીજે દિવસે તો ગોવાળ આવ્યા અને બંને ઝાડને કાપી નાખ્યા હો તો ભાઈ જ્યાં સુધી ઝાડ પાસે જાનવરો હતા સિંહ ને વાઘ ને એવા બધા પ્રાણીઓ હતા ત્યાં સુધી તો ઝાડ પાસે ક્યારેય માણસો ફરકતા નહોતા પ્રાણીઓ જતા રહ્યા એટલે ઝાડને કાપી નાખ્યા ભાઈ તો બોલો લો આવી હતી એ મૂરખ ઝાડની વાર્તા તમને બધાને મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ આવજો